એટલે આગળ આપણે જોયું કે જ્ઞાનીઓ જે હોય છે તે ઘણા આનંદથી ભગવાનની પ્રસન્નતા કરનારી વાસુદેવ ભગવાનની ભક્તિ નિત્ય કરે છે એટલે આ આ જે ભક્તિનો પ્રકાર જે આગળ કયો એ સાધન રૂપા છે ભક્તિ એનાથી જે પ્રાપ્ત થઈ રહ્યું છે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે તો એ જે ભક્તિ જે છે એ શુદ્ધ સત્વગુણમાં પ્રગટ થયેલા ભગવાનની જ કરવાની હોય છે તો આખી પ્રોસેસ આપણે બતાવી કે ભક્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થશે અને એ પ્રાપ્ત એ જ્ઞાન પ્રાપ્ત થવાથી આત્મામાં ભગવાનની અનુભૂતિ સાક્ષાત્કાર થશે કે અંતકરણમાં સાક્ષાત્કાર થશે અને આત્માની આત્મામાં અનુભૂતિ થશે ભગવાનની તો આ જે આખી પ્રક્રિયા બતાવી તો એમાં આ જે તત્વ જે છે મુખ્ય એ ભક્તિથી આ થશે તો ભક્તિ જે છે એ હવે પ્રશ્ન થાય કે ભક્તિ કોની કરવી શુદ્ધ અહીંયા તો આગળ એમ કહ્યું કે ભાઈ શુદ્ધ સત્વમાં જ પ્રગટ થયેલા ભગવાનની ભક્તિ કરવાથી આ ફળ મળશે તો શું શુદ્ધ રજસ કે શુદ્ધ તમસમાં પ્રગટ થયેલા ભગવાનની ભક્તિ કરવાથી શું આ ફળ પ્રાપ્ત નહીં થાય કારણ કે શુદ્ધ સત્વમાં શુદ્ધ રજસ રજસ અને તમસમાં પણ જે ગુણા ગુણાવતારો છે તે પણ પરપુરુષ એટલે કે સમષ્ટિનું જ સમષ્ટિ સાથે જે ગુણ જોડાયા છે એનું જે પરિણામરૂપ એ અવતાર છે તો એ બ્રહ્મનું જ પાસું છે બીજું બ્રહ્મના જ એ ભેદ છે બ્રહ્મનો જ પ્રકાર છે તો એની ભક્તિ કરવાથી શું આ ફળની પ્રાપ્તિ નહીં થાય એમ અહીં શંકા કરે છે કે કેવળ સત્વમૂર્તિની જે કેમ કરવી આ પણ કેમ નહીં એમ તો એમાં પણ વિષ્ણુનું સમાન બ્રહ્મ પણ છે તો એના ઉત્તરમાં હવે અહીંયા શ્લોક કહે છે સત્તમ રજસ્તમમ ઇતિ प्रकृतेः गुणाः तै युक्तः परः पुरुष एक इहास्त धते स्थितित्यादये हरिविरञ्चि हरेति संज्ञा श्रेयांसि तत्र खलु सत्वत्पोर्णुण्या स्यु સત્વ રજસ અને તમસ એ પ્રકૃતિના ગુણો છે તેમનાથી જોડાઈ એક પર પુરુષ અહીં આ જગતની સ્થિતિ વગેરે માટે હરિ વિરંચી અને હર એવા નામ ધારણ કરે છે એટલે કે પ્રકૃતિના જે ત્રણ ગુણોથી પ્રકૃતિ જે બનેલી છે સત્વ રજસ અને તમ તમ તો એનાથી જોડાઈને પરપુરુષ એટલે કે જે સમષ્ટિ છે જે આદિ આદિ નારાયણ છે કે આદિ અવતાર જે છે અવતારી છે એ આ દરેક સાથે જોડાઈને ધારો કે પરપુરુષ સત્તો સાથે જોડાય છે તો એને અહીં હરિ એવું નામ ધારણ કરે છે એ જ પરપુરુષ છે રજત સાથે જોડાય છે તો બ્રહ્મા એવું નામ એટલે વિરંચી એવું નામ ધારણ કરે છે અને તમસ જે છે એ પરપુરુષ પરપુરુષ તમસ સાથે જોડાઈને જે અવતાર ધારણ કરે છે એને અહીં હર એટલે કે મહાદેવ એવું નામ ધારણ કરે છે તે પૈકી ખરેખર સત્વદેહ વાળી સત્વદેહવાળી સત્વદેહવાળાથી મનુષ્યના શુભ ફલો પ્રાપ્ત થાય છે તો હવે અહીં એવું કહે છે કે શુભ ફલ તો આનાથી જ પ્રાપ્ત થાય છે શુભ ફલની વિવેચના આગળ આપી છે બ્રહ્મમાં પણ ભેદ ન હોવા છતાં પણ ઉપાધિના ભેદથી ફલમાં ભેદ થાય છે બ્રહ્મમાં કોઈ ભેદ નથી પરંતુ એના જે પાસાઓ છે એને કારણે આપણે એના ફલમાં અલગ અલગ ભેદ દેખાય છે જેમ કે અક્ષર ભ્રમ છે કે એના ભ્રમના જેટલા ફેસેટ્સ છે એને કારણે આપણે શું દેખાય છે કે ભ્રમ દરેક ભ્રમના પાછા અલગ અલગ ફળો પણ છે એટલે ફળના ભેદને લીધે શું એ એ ભાષિત થાય છે એવું એમ પરંતુ કેટલાક વૈષ્ણવના મત પ્રમાણે બ્રહ્મના ચૈતન્ય સ્વરૂપમાં ભેદ થતો નથી કેટલાક વૈષ્ણવ મત એટલે અહીંયા મધ્વ મતનું અહીંયા વાત કરી રહ્યા છે મહાપ્રભુજી કે જે મધ્વ મત છે એમાં જે ભ્રમ અને જીવ બે આખી અલગ એન્ટિટી છે દ્વૈતવાદ છે એમનો એટલે ત્યાં ત્યાં તો વસ્તુ જ બે અલગ છે આપણે અહીંયા તો બ્રહ્મના જે છે એ પાસા છે એને કારણે ફલમાં ભેદ દેખાય ત્યાં તો બ્રહ્મ એક અલગ વસ્તુ છે અને જીવ એક અલગ વસ્તુ છે તો એમના પ્રમાણે બ્રહ્મના ચૈતન્ય રૂપ સ્વરૂપમાં ભેદ થતો નથી એટલે એમાં બ્રહ્મનું ચૈતન્ય તો એ છે પરંતુ પેલા એનું ચૈતન્ય જે છે જીવનું ચૈતન્ય એ આખું અલગ વસ્તુ છે એમ વળી તે ગુણો સિદ્ધાંત એ છે અહીંયા શ્રી મહાપ્રભુજી બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે એને બ્રહ્મ જ એ તે રૂપોથી પ્રકટ થયું છે એટલે ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ પરબ્રહ્મ સ્વરૂપ જ છે એમના ચૈતન્યમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી એ શ્રી મહાપ્રભુજી નો મત છે અથવા ભાગવત નો મત છે મધ્વમત અનુસાર નારાયણ જ એકમાત્ર પરબ્રહ્મ છે અને બ્રહ્મા શિવ એટલે નારાયણ સિવાય અન્ય કોઈ પણ બ્રહ્મ નથી એ બધા જીવ જ છે જેમ આપણે બધા જીવ છીએ એટલે એમને ત્યાં આપણે ત્યાં જે અન્યાશ્રયની પરિભાષા છે એનાથી ઓર વધારે કઠોર પરિભાષા છે આપણે કમસે કમ એમને દેવ માનીએ છીએ અથવા તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેય ગુણાવતારો છે એને આપણે બ્રહ્મના જ રૂપાંતરો માનીએ છીએ પરંતુ મધ્વ મતમાં એમને બ્રહ્મનું રૂપાંતર ન માનીને તુચ્છ જીવવત જ માનવામાં આવે છે એટલે જે ત્યાં કંઈક ભેદ પણ કહ્યું છે ને સાંસ અને નિરંશ એવું કંઈક વાત કરે એ શબ્દથી પ્રયોગ કરે છે ને લોકો શું સાંસ એટલે જે ગુણાવતારો આ જે બધા છે એને કંઈ સાંસ કે છે અને બાકીના જે જીવો છે આપણે જીવાત્માઓ જે છે એને નિરંશ કહે છે એવું કંઈક છે એવું કંઈક ભેદ છે એમનામાં અમને જીવ જ માન્યા છે એમ એમનો આશય છે એટલે કેટેગરી પણ એ જ માની છે નતુ ચૈતન્ય સ્વરૂપમ વિદ્યતે એની સાથે न तो चैतन्य स्वरूप विद्यसे केशांचित વૈષ્ણવાના મત એવ કેટલાક વૈષ્ણવોના મતમાં આજે બ્રહ્મા શિવ છે એમાં ચૈતન્યનો જ ભેદ માની લીધો છે એટલે એક બ્રહ્મ ચૈતન્ય છે અને બીજો જીવ ચૈતન્ય છે એટલે બ્રહ્મા અને એ જીવ ચૈતન્ય છે અને વિષ્ણુ છે નારાયણ સ્વરૂપ છે બ્રહ્મ ચૈતન્ય છે પરંતુ એવો સિદ્ધાંત નથી અહીંયા બરાબર જી જો બ્રહ્મના હોય તો ઊંચા અને નીચા ગુણો તેને ઉત્પન્ન કરનાર હોવાથી સ્વરૂપ પણ જુદું થઈ થાય એટલે જો બ્રહ્મા આવા ભેદ હોય બ્રહ્મા જ તો પછી એમાં પાછા ઊંચા અને નીચા ગુણને લીધે ગુણો તેને ઉત્પન્ન કરનાર હોવાથી સ્વરૂપ પણ એનું જુદું થઈ જાય એટલે બ્રહ્મ ન રહી જાય પછી એમ કાર્યને લીધે તે ગુણોની જરૂર હોય તેમાં દોષ નથી એટલે કાર્યથી એમાં થોડી અલગ દેખાતું હોય એમાં વિભિન્નતા બધી લાગતી હોય પણ ગુણો એ ગુણોની જરૂર હોય છે એમને એટલે ગુણાવતાર છે ને એટલે ગુણોની જરૂર હોય છે એટલે એમાં દોષ નથી એમ પોતે તો નિર્ગુણ જ છે પરંતુ એમને ગુણોની જરૂર ગુણના અધિષ્ઠાતા દેવ છે એટલા માટે એમને ગુણોની જરૂર હોય તેમાં દોષ નથી કારણ કે એક જ પુરુષ સ્નાન ભોજન અને અંતપુરના કાર્ય કરતો જોવામાં આવે છે પુરુષ એટલે અહીંયા મારા ખ્યાલથી જે અક્ષર બ્રહ્માથી જે પુરુષ ઉત્પન્ન થઈ રહ્યો છે એની કદાચ વાત થઈ રહી છે એક જ પુરુષ આપી રહ્યા અહીંયા દ્રષ્ટાંત આપી રહ્યા છે એક વ્યક્તિ મનુષ્ય હા કોઈ પણ એક વ્યક્તિ વ્યક્તિ સ્નાન કરનારો મનુષ્ય ભોજન કરનારો મનુષ્ય નિંદ્રા કરનારો મનુષ્ય એમ આ બધી ક્રિયાઓના ભેદથી એટલે આખો પેરેગ્રાફ છે તે મધ્વાચાર્યના મત પ્રમાણેનું જ કીધું ને આખો પેરેગ્રાફ અહીં સુધી અંતપુરમાં ત્યાં સુધી બધું મધ્વાચાર્યના મત પ્રમાણે જ બીજું કીધું છે ને ના ના એ તો હજી કરી લેવા દો પછી નિર્ણય કરીએ આપણે એ વાત તો પૂરી થઈ ગઈ એટલે આમાં જે ગુણો જે કયા છે એ ગુણો એ બ્રહ્મના ગુણ નથી એમ કે જો બ્રહ્મના ગુણ હોય એમ માનવામાં આવે તથા થતી ઉચ્ચ અવચ ગુણજનકત્વે સ્વરૂપમપી વિલક્ષણમ થયા તો આમાં કોઈ ગુણ છે ઉચ્ચ છે દાખલા તરીકે સત્વ ગુણ છે એને ઉચ્ચ કહેવાય છે એને રજસ્તમો ગુણ છે એને અવચ કહેવાય છે તો અગર એવું હોય તો પછી બ્રહ્મના સ્વરૂપમાં પણ એ દોષ આવી પડશે તો પ્રશ્ન એ છે કે અગર એ દોષ અહીંયા એટલા માટે નહીં આવે કે એ કાર્યવશ આ દોષો છે ગુણો જે છે એ અહીંયા આવી રહ્યા છે એટલા માટે એને દ્રષ્ટાંતિ સમજાવી રહ્યા છે કે એક વ્યક્તિ જે છે એ સ્નાન ભોજન કે નિદ્રા આદિ ક્રિયા કરી રહ્યો છે તો એનાથી વ્યક્તિમાં ભેદ પેદા નથી થતો એ કાર્યવશ આવેલી વાતો છે એટલે પુરુષ ત્રણ ગુણો વાળો ગુણવાળો છે તેનાથી ગુણોની પ્રેરણાથી જુદું જુદું કાર્ય કરે તે સંભાવે છે બ્રહ્મ બ્રહ્મા પણ તેવું હોય તો બીજા ગુણોની પરંપરાથી અનવસ્થા દોષ થાય અને તેથી કોઈકમાં ગુણનો સંબંધ કુદરતી હોવાનું કહેવું જોઈએ એટલે પુરુષ ત્રણ ગુણવાળો છે સત્વ રજસ ને તમ એ ગુણોની એ ગુણો જેવી એને પ્રેરણા કરે છે જે વધે છે કે કોઈ ઘટે છે તો એનાથી એ બધી એની મિશ્ર સંભાવનાઓથી જુદું જુદું કાર્ય પણ સંભવે છે હવે જો બ્રહ્મમાં પણ એવું હોય કે ભાઈ આ ગુણોની પ્રેરણાથી બ્રહ્મ પણ અલગ અલગ કાર્ય કરતા જ સંભવે તો બીજા ગુણોની પરંપરાથી અનવસ્થા દોષ એટલે બ્રહ્મ ઉપર એનો દોષ અનવસ્થા એટલે દોષારોપણ થાય એવું બ્રહ્મના ગુણોની એ પણ ગુણોની વધઘટથી પોતે બ્રહ્મ પણ આ રીતના બદલાઈ રહી છે એની અવસ્થા અને તેથી કોઈકમાં ગુણનો સંબંધ કુદરતી હોવાનું કહેવું જોઈએ સમજાતી નથી વાત તેમ હોય તો સ્વરૂપમાં પણ ભેદ થાય તો સ્વરૂપ બદલાઈ જાય બ્રહ્મનું એમ કહો તો આ વિષયમાં ઘણા વાદીઓ જુદું જુદું કહે છે સાંખ્યો તો બ્રહ્મને પ્રકૃતિનો નિત્ય સંબંધ હોવાનું કહે છે એટલે સાંખ્ય તો બ્રહ્મ જે છે પુરુષને પ્રકૃતિના મિલનથી જ આખું આ સૃષ્ટિની રચના થઈ છે એટલે એનો નિત્ય સંબંધ છે પ્રકૃતિની સાથે જ પુરુષનો બીજાઓ તો એમ કહે છે કે તેને પ્રકૃતિનો સંબંધ જ નથી બીજા એટલે સાત નંબરમાં પતંજલિ એટલે મીમાંસકો જે છે મીમાંસકો એવું માને છે કે એ પ્રકૃતિને હા પ્લેન જાય છે જરી બીજાઓ તો તેમ કહે છે કે તેને પ્રકૃતિનો સંબંધ જ નથી એટલે પતંજલિ મત પ્રમાણે ભ્રમથી તેનો સંબંધ હોવાનું જણાય છે ભાગવત સિદ્ધાંત પ્રમાણે તો ભગવાનમાં કરતા પણ સહજ છે એટલે ભાગવત સિદ્ધાંત પ્રમાણે આપણે ભગવાન તો સકળ લીલાનું લીલા કરી છે તો પોતાના અંદર કરતા પણ તો સહજ છે લીલાઓને કારણે તેમ કોઈક રૂપ પ્રકૃતિ અને પુરુષના ભેદથી બે પ્રકારનું થાય છે નવ નંબર અક્ષરના એક ભાગરૂપ કુટસ્થ ચૈતન્ય હા એક રૂપ પ્રકૃતિ અને પુરુષના ભેદથી એટલે જે અક્ષર બ્રહ્મ જે બને છે હેલો છે હા હા અહીંયાથી કોઈ હા જો તને કમ્ફર્ટેબલ લાગતું હોય તો નહીં તો એક વખત આટલો પેસેજ ક્લિયર થઈ જાય પછી આગળ વધો ભલે ભલે બીજા કોઈને જે કઈ આમાં કઈ કેવું હોય તો પ્રયાસ કરો અહીંયા એવી રીતે કહી રહ્યા છે ને કે એક જ જે નારાયણ છે એ ત્રણ ગુણો ધારણ કરીને ત્રણ સ્વરૂપ ધારણ કરે છે ને એને બ્રહ્મમાં જે ભેદ ન હોવા છતાં પણ જે ઉપાધિના ભેદથી જે ફળ થાય છે તો એને ગુણો સાથે કરે છે કે એમાં બ્રહ્મમાં કોઈ ભેદ નથી પણ એના ગુણોના લીધે એમાં ભેદ દેખાઈ રહ્યા છે અને જે ચૈતન્ય સ્વરૂપ પ્રમાણે આપે જેમ કહ્યું કે એમાં તો એક નારાયણ એક જ બ્રહ્મ છે બાકી બધા જીવરૂપ છે એમ એટલે એના ચૈતન્યમાં એટલે બ્રહ્મના પછી ચૈતન્યમાં બ્રહ્મ એક જ છે એમાં એની સાથે બીજું કોઈ મિક્સ થતું નથી જીવનું આખું અલગ જ ફેક્ટર છે હા એ મધ્વાચાર્ય એ અહીંયા મત જે પૂરું કરે છે પછી બ્રહ્મમાં એટલે એવા ગુણો નથી એમ કહીને એમ કહી રહ્યા છે કે ઊંચા નીચો ગુણો જો એમાં બ્રહ્મમાં હોય તો એના કાર્યોને લીધે એટલે કે એમાં એમને કાર્ય જે કરવું છે ઉત્પત્તિ સ્થિતિ લયમાં તો એને એમાં એ ગુણોની એમને જરૂર છે એટલે એક જ પુરુષ આપણે જોઈએ છે કે ઓફિસમાં એક કાર્ય કરતો એ જ ઘરમાં બીજું રૂપ હોય પિતા તરીકે ત્રીજું રૂપ હોય તો એવી રીતે એક જ બ્રહ્મ છે પણ એના અહીંયા ત્રણ ફેક્ટર આપણને દેખાઈ રહ્યા છે જે અને જે અને પુરુષ જે ત્રણ ગુણવાળો છે તો એનાથી એવું કંઈક કહી રહ્યા છે જે કે એ ત્રણ ગુણોની પ્રેરણાથી એ જુદું જુદું કાર્ય સંભવે છે પણ એનાથી એને બ્રહ્મમાં દોષ છે એવું આપણે ના કહી શકાય કારણ કે તો એટલે એની ગુણોની જે પરંપરા છે એના લીધે બ્રહ્મમાં પણ દોષ આવી જાય એવું એટલે એમ કંઈક એવું સમજાઈ રહ્યું છે જે ખરેખર એમાં એ ગુણો છે નહીં જો આપણે એને કહીએ તો એ દોષરૂપ થઈ જાય અને એમાં જો ગુણનો સંબંધ છે તો એ કુદરતી રીતે છે અને જો એમ હોય તો સ્વરૂપમાં પણ ભેદ થાય એટલે અને જો કદાચ એને આપણે કુદરતી ના માનીએ તો તો સ્વરૂપમાં જ ભેદ થઈ ગયા એવું કંઈક અહીંયા જે વિષય થઈ રહ્યો છે ક્લિયર બરાબર છે જે એવું સમજાય આપણે બીજાનો પણ અભિપ્રાય લઈએ કોઈને કંઈક એવું આવે હા જેજી એટલે આ પહેલો પેરેગ્રાફ જે કહ્યું ને કે બ્રહ્મમાં પણ ભેદ ન હોવા છતાં પણ ઉપાધિના ભેદથી ફળમાં ભેદ થાય છે એટલે ઉપાધિને લીધે આપણને બ્રહ્મમાં ભેદ દેખાય છે બ્રહ્મ તો એક જ છે હવે એમાં બધા જુદા જુદા મત જે આપ્યા છે એમાં મધ્વાચાર્યનો જે મત છે કે નારાયણ છે તો બીજા બધા એટલે એ લોકો તો કોઈ ગુણ બ્રહ્મના નથી એમ કે છે બ્રહ્મમાં કોઈ ગુણ જ નથી એટલે આ જે ગુણો છે તે બ્રહ્મના નથી એમ કે છે તેમાં નીચે ફૂટનોટમાં એમ લખ્યું કે નિર્ગુણના ત્રણ ગુણો છે એમ બ્રહ્મના ગુણો બીજા સ્કંદમાં કહેલા છે તે નથી એટલે બ્રહ્મના બીજા ગુણો છે જ નહીં એમ કે છે એ વાક્ય મને થોડું સમજ નથી આવતી એટલે આ મધ્વાચાર્યના સેવકો જ કહે છે ને કે બ્રહ્મમાં કોઈ ગુણ નથી એમ ના ના એવું નથી તો એટલે એ જે સમજ છે કે આખો પેરેગ્રાફ મધ્વાચાર્યનો મત છે કે ખાલી બે જ લાઈન આ જે પંક્તિ કહી ને નતું ચૈતન્ય સ્વરૂપમ વિદ્યતે કેશાંચિત વૈષ્ણવાનામ મતૈવ બસ આટલું જ મધ્વાચાર્યજીનું છે અચ્છા અને પછી વળી તે ગુણો બ્રહ્મના નથી એ એ આપણો મહાપ્રભુજીનો મત છે ને અહીંયા એ તો મૂળમાં જ કહેલું છે ને સત્વમ રજસ તમ ઇતિ પ્રકૃતેર ગુણાહ અચ્છા સત્વ રજ અને તમસ આ ત્રણ પ્રકૃતિ ના ગુણો છે હા બ્રહ્મણ એ ના ગુણો નથી એ તો મૂળમાં જ કહેલું સમજાવી રહ્યા છે હા એટલે જો એ ઊંચા નીચા હા હા જજે શું કેતા તો અગર એને આપણે બ્રહ્મના ગુણો માનીએ તો પછી આ જેમ બ્રહ્મ સમાન છે એ રીતે બ્રહ્મના ગુણ તરીકે આને માનશું તો આ ગુણોની પણ સમાનતા આવશે સમાનતા આવશે તો તો પછી બધું બધું કર્યું ધર્યું છે મતલબ વગરનું થઈ ગયું તો એની ઉચ્ચા અવસ્થા તો આવી જશે ઉચ્ચ અવજ જો બ્રહ્મના ગુણોની અંદર પણ હોય એટલે બ્રહ્મના ગુણો પણ બ્રહ્મ સ્વરૂપ ન હોય અને ઉચ્ચ અવચ હોય તો સમસ્યા શું આવશે કે સ્વરૂપની અંદર પણ એ દોષ આવી પડશે એટલે બ્રહ્મમાં પણ તો કહી રહ્યા છે કે નહીં એ એ રીતે નહીં આવે કે આ જે બધા જે છે કાર્યવશાત તથા પેક્ષાયામ ના દોષ બરાબર કામ પૂરતા અંગીકાર કરેલા છે એમ સમજવું જોઈએ એમાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ સ્નાન ભોજન અંતપુર કાર્ય કરે વ્યક્તિ તેમાં વ્યક્તિમાં કોઈ ભેદ નથી આવતો એ કાર્યવશ થતા કાર્યની અપેક્ષા આવતા એ વિલક્ષણતા છે હા એટલે પછી પાછળ એમ કે છે કે જે પુરુષ ત્રણ ગુણ વાળો છે તો એ એમાં આપણે કોઈકમાં આપણે ગુણનો સંબંધ કુદરતી પણ માનવો જોઈએ એમ જે વાક્ય છે અને તેથી કોઈકમાં ગુણનો સંબંધ કુદરતી હોવાનું કહેવું જોઈએ એ હવે નવી આશંકા કરી રહ્યા છે હા હેલો કે નનો પુરુષ ત્રિગુણ તમે એમ માનો આ એક ઓર મત છે જે એ સજેસ્ટ કરી રહ્યો છે તમે એને પુરુષને ત્રિગુણ માનો અચ્છા હા એટલે જે જે ચૈતન્ય સ્વરૂપને ભિન્ન માને છે એ અહીંયા આશંકા કરે છે કે શરીરમાં રહેલો જે પુરુષ છે એ પણ ત્રિગુણયુક્ત છે એમ કહો એટલે ગુણોની પ્રેરણાથી એ આવા સ્નાન ભોજન આદિ જે કાર્યો છે એ કરતો રહેશે તો કે ના એમ એવું નહીં માનવું જોઈએ બરાબર જો એમ માનીશું તો એ ગુણો જે છે એને કોણ પ્રેરણા આપે છે ગુણો તો જડ છે એ જો પુરુષને પ્રેરણા આપતા હોય તો પછી ગુણોને કોણ પ્રેરિત કરે છે તો ફરી પાછા બીજા ગુણ માનવા પડશે તો પાછો પ્રશ્ન થશે કે તો એને કોણ પ્રેરણા આપે છે એટલે આ અનવસ્થા થશે એન્ડલેસ રિગ્રેસ થશે એટલે એમ કેવું પડશે અહીંયા કે આ જે છે સહજ સંબંધ છે સહજ ગુણોનો સંબંધ છે એમ કેવું પડશે તથા જ ક્વચિત સહજો ગુણ સંબંધો વક્તવ્ય અને જો એવું કહેશો તો તો સ્વરૂપ પણ ભિન્ન થઈ જશે બરાબર પછી એટલે બે બે આ બધી મૂંઝવણ આવવાને કારણે અહીંયા બધા મતો ભિન્ન થઈ રહ્યા છે બરાબર છે હા એ મતોનું પછી નિરૂપણ કરી રહ્યા છે કે સાંખ્ય આમ કે છે કે પાતંજલ આમ કે છે માયાવાદીઓ આવું કે છે હા અહીંયા કહ્યું ને કે બ્રહ્મમાં પણ ભેદ ન હોવા છતાં પણ ઉપાધિના ભેદથી ફલમાં ભેદ થાય છે એ તો પડી ખબર કારણ કે બ્રહ્મમાં ભેદ નથી પણ ઉપાધિના ભેદ સાત્વિક રાજસ્થામાં પ્રકૃતિના ગુણોને કારણે પરંતુ કેટલાક વૈષ્ણવોના મત પ્રમાણે બ્રહ્મના ચૈતન્ય સ્વરૂપમાં ભેદ થતો નથી એ મધ્વાચાર્યનો મત કયો એ શું મત કઈ એટલે આ ચૈતન્ય મધ્વાચાર્યનો મત એટલે એ મને આ ચૈતન્ય વાઇઝ નહીં સમજાવ્યું કે ચૈતન્ય ના સ્વરૂપમાં ભેદ થતો નથી પણ એમને તો દ્વૈત માન્યો ને મધ્વાચાર્યએ તો તો ચૈતન્યના સ્વરૂપમાં ભેદ થતો નથી તો પછી દ્વૈત એમ કેવી રીતે ભેદ થતો નથી સેન્ટેન્સ એવું લખેલું છે કે પરંતુ કેટલાક વૈષ્ણવના મત પ્રમાણે બ્રહ્મના ચૈતન્ય સ્વરૂપમાં ભેદ થતો નથી એવું લખેલું છે તો પછી એમનો દ્વૈત મત ના થયો એ લખ્યું છે એ વાંચો ને આગળ પાછળનું શું છે બ્રહ્મમાં પણ ભેદ ન હોવા છતાં પણ ઉપાધિના ભેદથી ફલમાં ભેદ થાય છે પરંતુ કેટલાક વૈષ્ણવોના મત પ્રમાણે બ્રહ્મના ચૈતન્ય સ્વરૂપમાં ભેદ થતો નથી ના એ અનુવાદ થોડો ગડબડ વાળી લાગે છે અહીંયા શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે આ ભેદ છે એ ઉપાધિવશ થયેલો ભેદ છે નતુ ચૈતન્ય સ્વરૂપમ વિદ્યતે કેશાંચિત વૈષ્ણવાના મત એવ કેટલાક વૈષ્ણવોના મત પ્રમાણે એટલે મધ્વાચાર્યજીના મત પ્રમાણે ચૈતન્ય સ્વરૂપમાં ભેદ હોય છે એવું અહિયાં નહીં સમજવું આવો એનો મતલબ છે હા હા બરાબર હા એટલે એટલે મધ્વાચાર્ય એવું સમજે છે કે ચૈતન્યના સ્વરૂપમાં ભેદ છે તો શ્રી મહાપ્રભુજી એમ કે છે કે આપણે એવું નહીં સમજવું જોઈએ એવી રીતનો અર્થ થયો છે હા બરાબર એટલે અહીંયા પણ એવી રીતનો અર્થ બેસતો નતો એટલા માટે જે એક વાત પણ મને સમજમાં આવી હતી જયારે હું વાંચતો ત્યારે કે આમાં આ શ્લોકમાં સૌથી પહેલું મધ્વને ટાંકવાની પાછળનું કારણ કદાચ એવું છે કે મધ્વાચાર્યનું જે અલ્ટિમેટ <clears throat> ફલ છે જે પરમ ફળ છે એ કેવું છે કે વિષ્ણુની જ્ઞાન ભક્તિ વગર મોક્ષ મળતો નથી એ એમનું શું છે કે અલ્ટિમેટ એમનું એક ગોલ છે અને એ પણ વિષ્ણુની જ જ્ઞાન ને ભક્તિ વગર નથી મળતો મોક્ષ એટલે કદાચ આ શ્લોકમાં એનો ઉલ્લેખ કર્યો છે વધારે એવું મને લાગે છે Thank you. અહીંયા તો ભાગવત મતથી મધ્વાચાર્યજીના મતનો વિરોધ સ્પષ્ટ દેખાડી રહ્યા છે શ્રી મહાપ્રભુજી બીજું અહીંયા કંઈ કહેવાનું વિશેષ નથી ભાગવત એમ કહી રહી છે કે આ એ જ પુરુષ છે કે જેણે હરિ વિરંચી અને હર એવા નામ ધારણ કર્યા છે એટલે હર વિરંચી અને હરિ એ તત્વતઃ ભિન્ન નથી એક જ વસ્તુ છે મધ્વાચાર્યજી આવું અહીંયા કહ્યું હોવા છતાં પણ શિવને જીવ માની રહ્યા છે એ એમનો મતનો વિરોધ છે એ મહાપ્રભુજીએ ખાલી એક મમરો મૂક્યો છે એમને મરચી લાગે એટલા માટે બીજું અહીંયા કઈ વિશેષ નથી કોઈ જીવ તરીકે બ્રહ્મના કોઈ અવતાર તરીકે નથી અવતાર પણ જીવ હોય તે બધા એવા જીવ જેવા અવતાર ની વાત જુદી છે પણ તે સિવાય બીજા દેવ વગેરે છે એ બધા જીવ જ છે એમ સમજવાનું પછી જે એક પ્રશ્ન એ થયો અંદર કે જો મધ્વાચાર્યજી તો વૈષ્ણવ આચાર્ય કહેવાય છે ને જેને તો પછી વૈષ્ણવ આચાર્ય તરીકે આપણે કન્સિડર કરેલા હોય તો પછી એ વેદથી વિરુદ્ધ તો ના હોવા જોઈએ અવૈદિક મત એમનો ના હોવો જોઈએ તો પછી આ અવૈદિક થઈ ગયો છે ને દ્વૈત તો પછી એમને કેવી રીતે આપણે શું કરીએ હે એ ખુલાસો તો એમણે કરવાનો હોય એની ચિંતા આપણે શું કામ કરવી જોઈએ ના એટલે આપણે જયારે આખી કઈ કોઈ કદાચ ધોળ પર જાય ને એની અંદર ચાર આચાર્ય મુખ્ય આવે છે મધ્વાચાર્ય રામાનુજાચાર્ય ડિંબકાચાર્ય તો એમાં પછી કેમ કન્સિડર કરેલા છે એ તો આપણે કન્સિડર કર્યા ને તો બધાએ કરેલા જ છે ને વૈષ્ણવ મતનું પ્રતિષ્ઠાપન તો કર્યું છે ને તો દ્વૈત તો નથી ને જે વૈષ્ણવ મત તો વેદ ને મહાપ્રભુજીને આપણા ને ગાળો આપે છે આપણે એમના મત ને કહીએ જેમને જે લાગતું હોય તે લાગે એમાં આપણે ના એ તો પછી આપણે બાલ ગુણમાં એવું જોયું કે જો વેદ થી બાહ્ય છે તો એ તો પછી ચાલે જ નહીં તો શું પણ તો તો શું એ એટલે એ કે એ વૈષ્ણવ ના કહેવાય ને જે વૈષ્ણવ માટે તો પછી એમને ફળ ફળ પણ પછી એ લોકો જે કરી રહ્યા છે ભક્તિ પણ ના કહેવાય ને જો દ્વૈત થઈ ગયું તો કેમ એમાં શું વાંધો છે વૈષ્ણવ એટલે વિષ્ણુને વિષ્ણુની ઉપાસના કરે તે વૈષ્ણવ તો વિષ્ણુની ઉપાસના તો કરે છે એમાં શું વાંધો છે પણ વૈદિક મત પ્રમાણે તો વિષ્ણુ એ ભગવાનના અવતાર છે ને એવું નહીં સમજતા ને એ લોકો તો તો એ કોઈ જીવની ઉપાસના કરે છે પછી એમના મત પ્રમાણે અને ને ક્યાં કહી રહ્યા છે તો શિવ ની વાત છે અહીંયા વિષ્ણુ ને પરબ્રહ્મ માને છે નારાયણ ને નારાયણ ને જો પરબ્રહ્મ માનતા હોય તો નારાયણ ને એ લોકો વિષ્ણુ કહે છે ગુણાવતાર છે એ અલગ છે પણ સમજથી ગુણાવતાર નું પણ જે મૂળ કારણ છે એ નારાયણ છે એ નારાયણ ને એ લોકો કરે છે ઉપાસના હા વેદમાં તો આવું તો નથી જ કહ્યું છે એટલે મને એ નથી સમજાતું કે એ વૈષ્ણવ આચાર્ય કેમ છે પછી જો દ્વૈત સમજે છે તો એ લોકો આપણને એમ કે છે કે તમે એવા કેવા છો કે જે જગતને બ્રહ્માત્મક માનો છો એટલે જગતના દોષ તમે બ્રહ્મમાં માનો છો એટલે તમારા જેટલા ભ્રષ્ટ બીજા કોઈ નથી હા આગળ એક મિનિટ પણ તો આ દેવતાઓની અંદર જે અપ્રાકૃતિક દેહ છે કે જીવાત્મા એમનામાં નથી હોતી કે આનંદ સ્વરૂપ છે એનો કોઈ ખુલાસો નથી એમની પાસે એનો એટલે આપણે બંધાયેલા છીએ કે અવિદ્યા વગેરે છે આપણામાં એવું એ લોકો એ દેવતાઓની અંદર નથી બ્રહ્મા વિષ્ણુ શિવમાં કે ઇન્દ્ર વગેરે કોઈ પણ દેવતાઓમાં એમને એ જીવની કેટેગરીમાં પછી કેવી રીતે ગણ્યા છે પ્રકૃતિ દીધો છે ને એ લોકો એના ગુણોથી પ્રાકૃતતા તો મહાપ્રભુજી પણ પ્રબલ કર્મ થશે તો આપણે દેવ બની જશું એ તો યોનિનો ભેદ છે એનાથી શું ફરક પડે છે નવુશ રાજાને તો બેસાડી ગયા તો ઇન્દ્ર બનાવી દીધો એને એ તો દેવતાનો રાજા થઈ ગયો એ કઈ બહુ મોટી વાત નથી મૂળ વાત અહીંયા જીવની વાત છે શરીર કોનું શું છે એ તો હવે દેવતાઓ પણ કોઈને કોઈ રૂપમાં પ્રાકૃત શરીર ધારણ કરીને આવે જ છે ને પાંડવો વગેરે છે એ રીતે તો આવ્યા હતા એ બરોબર છે પણ આપણે જેવી રીતે એમને જે ત્રણ દેવતાઓ છે બ્રહ્મા વિષ્ણુ શિવ તો એમને ઇન્દ્ર વરુણ વગેરે કરતા પણ ઊંચી કોટીના ભગવાનની કોટીના દેવ માની રહ્યા છીએ મતલબ એમનું એ સ્થાન માન્યું છે ને આમણે જીવની કેટેગરી સુધી એમને લાવી દીધી શું છે કે ઇસ્લામનો સિદ્ધાંત પકડ્યો છે લા ઇલાહા ઇલ્લિલ્લાહ લા ઇલાહા એ જે સિદ્ધાંત છે અહીંયા છે એમનો એમ કે જો થોડું ઘણું પણ એના નજીક કોઈકને બેસાડી દો તો પછી પાછું એના એ હટી જાય એમાંથી આપણું કોન્સન્ટ્રેશન કે લક્ષ્ય ભટકી જાય માણસ એટલે એ ઉપાધિમાં પડાય જ નહીં જો એના ઇક્વિવેલન્ટલી રાખો તો એ ઉપાધિ આવે ને એટલે બધાને ઉતારી નીચે ભટકી દો જીવ તુલ્ય એટલે આ માથાકૂટ જ ન રહે સારો એપ્રોચ છે એમાં કઈ ખોટું નથી આપણે ત્યાં પણ તે જ ઉપાધિ છે અત્યારે ફિફ્ટી માર્કમાં જેવો હોત તો આ ઉપાધિ ન થઈ હોત મહાપ્રભુજી માથું કૂટતા હશે ક્યાં મને બેસાડી દીધો ગુસાઈજી માથું કૂટતા હશે ગોકુલનાથજી માથું કૂટતા હશે હા તો હવે અહીંયા જે છે એ તથાકથિત ઉચ્ચ અવચ્ચ ગુણજનકત્વ સ્વરૂપમાં વિલક્ષણમ સ્યાત તેપી ગુણા ન બ્રહ્મણ આ જે રજસ્તમયથી પ્રકૃતિર ગુણા એ જે મૂલમાં કહ્યું છે એને બ્રહ્મના ગુણ નહીં સમજવા જોઈએ તો પછી એમ કેમ કહ્યું છે કે તૈર યુક્ત પરપુરુષ આ ગુણોથી યુક્ત એ પરપુરુષ એક પરપુરુષ છે એને આ ત્રણ સંજ્ઞાઓ ધારણ કરી છે એની યુક્તતા એટલે આ ગુણોથી યુક્ત કઈ રીતે છે એને કેવી રીતે સમજવું જોઈએ અને આ ગુણો શું છે તો એ કહ્યું છે કે એ ગુણો બ્રહ્મના નથી એમ કે જો એ ગુણો બ્રહ્મના માનો તો આ ગુણોની અંદર જે તારતમ્ય છે એ તારતમ્ય મટી જશે બ્રહ્મ સમાન છે એવી રીતે ગુણો પણ સમાન માનવા પડશે અને જો એને તમે ઉચ્ચ અવચ માનશો તો પછી એનો જનક જે બ્રહ્મ છે એ સ્વરૂપમાં પણ એ દોષ આવી પડશે એનો એક ઉપાય કહી રહ્યા છે કે એને દોષ એટલા માટે નહીં આવે કે સ્નાન ભોજન કે નિદ્રા આદિ કાર્ય કરવાને કારણે કઈ વ્યક્તિમાં ભેદ થતો નથી એ વ્યક્તિમાં કોઈ જાતની ઉચ્ચાવસ્થા આવતી નથી એવી રીતે અહીંયા પણ કાર્યની અપેક્ષા આવું થવાને કારણે એટલે કાર્યની અપેક્ષા એટલે શું કે સૃષ્ટિ કરવી છે તો બ્રહ્મા થઈ ગયા સ્થિતિ કરવી છે તો વિષ્ણુ થઈ ગયા લય કરવું છે તો શિવ થઈ ગયા એમ કે કાર્યાપેક્ષા આ થવાને કારણે આ દોષ નહીં આવે ત્યાં પછી એ પ્રશ્ન થયો કે નહીં એને જ ત્રિગુણ માનો અને એ ગુણોની પ્રેરણાથી આ કાર્યો કરે છે જે જે અહીંયા મુખ્ય રૂપથી સાંખ્યનો સિદ્ધાંત છે તો કહે છે કે નહીં એવું માનશો તો પછી એ ગુણો તો પોતે જડ છે જડ કોઈને પ્રેરણા કેવી રીતે આપી શકે તો એ ગુણોને પ્રેરણા આપનારું પણ ફરી પાછું બીજું કંઈક એક તત્વ માનવું પડશે એ શું હશે બીજો ચિત્ત માનશો તો પાછો અનેક ચિત્ત થઈ જશે ચૈતન્ય જીવ એ તો માની નહીં શકાય પુરુષ તો એક જ છે તો પાછો ગુણાંતર માનો તો એમ માનતા માનતા તો અનવસ્થા એટલે કોઈ કોઈ એવો ગુણ સંબંધ કે જે સહજ પ્રકારનો હોય એ જ અહીંયા કહેવો પડશે તથા સતી સ્વરૂપોપી ચેત હવે આગળ લઈ લે હવે તો સ્પષ્ટ છે સમજાઈ જશે લખેલું તો હવે ઠીક થવાનું છે અત્ર વાદીનો બહુવો વાદીન પૃથક પૃથક નિરૂપયંતિ અહીંયા વાદીઓ જુદું જુદા રીતે ઘણું નિરૂપણ કરે છે પછી સાંખ્ય મતાનુયાયી પ્રકૃતિ પુરુષ નિત્ય સંબંધ માને છે આવી રહ્યો છે અચ્છા હાઈલી ટેકનિકલ છે બધું આગળ તો તમે થોડું જોયું હોય તો તમે ના કરું છું આમ તો વાંચીશ હું ના મૈત્રી રાજા કરે ભલે એટલે અહીંયા મત આ વિષયમાં બતાવે છે કે સાંખ્ય મતાનુયાયી જે છે એ લોકો બ્રહ્મ અને પ્રકૃતિનો નિત્ય સંબંધ માને છે કે બંને એકબીજાથી જોડાયેલા છે અને સાથે મળીને જગતને ઉત્પન્ન કરે છે બીજા તો એમ કહે છે કે તેને પ્રકૃતિનો સંબંધ નથી જ બ્રહ્મથી જ તેવો સંબંધ હોવાનું જણાય છે એટલે જેમાં પતંજલિ અને માયાવાદીઓના વિષયમાં આવ્યું કે જે રીતે શંકરાચાર્યજી કહે છે કે આપણું બ્રહ્મ છે કે એની સાથે જોડાયેલા છે બાકી બંને એકબીજાથી સ્વતંત્ર છે એટલે પ્રકૃતિ એમની સાથે જોડાયેલી નથી ને છેલ્લે ભાગવત સિદ્ધાંત બતાવ્યું કે ભાગવત સિદ્ધાંત પ્રમાણે તો ભગવાનમાં કરતાપણું સહજ છે એટલે પ્રભુએ જ જગતને ઉત્પન્ન કર્યું છે તેમાં કોઈક રૂપ પ્રકૃતિ અને પુરુષના ભેદથી બે પ્રકારનું થાય છે એટલે અક્ષર બ્રહ્મના રૂપમાં જેવી રીતે આપણે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યું તો એ ભગવાનનું જે રૂપ અક્ષર છે જે જગતને ઉત્પન્ન કરવા માટે ભગવાને રૂપ ધારણ કર્યું છે તો એ રૂપમાંથી પ્રકૃતિ અને પુરુષના ભેદથી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષને ઉત્પન્ન કરે છે જે મહાભૂતોના બનેલા પદાર્થોની રચનામાં મહાભૂતોની જરૂર છે પણ મહાભૂતો રચવામાં તેમની જરૂર નથી તેમ પ્રકૃતિના બનેલા પદાર્થોમાં પદાર્થો રચવામાં કારણ તરીકે પ્રકૃતિની જરૂર છે આટલાથી સ્વરૂપમાં ભેદો અથવા દોષો થવાનું સંભવતું નથી તેથી એક જ પુરુષ આ જગતના ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા માટે ત્રણ ગુણો ત્રણ ગુણો ધારણ કરનાર બ્રહ્મરૂપ થયેલ પર પુરુષ જ સર્વ દ્વંદ્વ સમાસ વિકલ્પથી એક જેવો થાય છે એ નિયમ પ્રમાણે હરિ અને હર એવા ત્રણ નામ ધારણ કરે છે એટલે અહીંયા એવું કીધું છે કે જેવી રીતે શંકરાચાર્ય જેવું કીધું કે જો જગતને બ્રહ્માત્મક માનીએ તો જગતના બધા જ દોષો બ્રહ્મમાં પણ માનવા પડે કેમ કે એને તમે જગતનું કારણ માન્યું છે તો અહીંયા એ વાત કે છે કે એવું નથી પ્રકૃતિના બનેલા પદાર્થો રચવા માટે પ્રકૃતિની જરૂર પડે એટલે પ્રકૃતિના ગુણો એ પદાર્થમાં આવે અને પદાર્થના ગુણો પ્રકૃતિમાં માની શકાય પણ એ બ્રહ્મ સુધી એ ગુણો એક્સટેન્ડ થાય એવું નથી હોતું એટલે જેટલા પણ ગુણ દોષો આપણને સંસારમાં દેખાતા હોય કે જે પણ ભેદ સંસારમાં દેખાય છે એ બ્રહ્મના સ્વરૂપમાં પણ એ દોષ અને ભેદ છે એવું શક્ય નથી એટલે એક જ પુરુષ જે છે એ આ જગતને ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા માટે ત્રણ ગુણો ધારણ કરે છે જેને બ્રહ્મા વિષ્ણુ અને શિવ તરીકે આપણે કહીએ છીએ એ ત્રણ રૂપોને એક જ બ્રહ્મ ધારણ કરે છે અને ત્રણ નામથી ઉત્પત્તિ સ્થિતિ અને લય આ ત્રણ કાર્ય બ્રહ્મ કરે છે અથવા પાણીની પ્રમાણે પ્રથમા વિભક્તિના પ્રત્યયનો લોપ થયેલો છે અથવા દ્વંદ્વ સમાસના અંતે મુકાયેલા ઇતિ શબ્દનો દ્વંદ્વના સર્વ શબ્દો સાથે સંબંધ રહે છે નામ માત્ર સ્વરૂપ સ્વસ્વરૂપ હોવાથી જેમ દેવદત્ત ઇતિ દેવદત્ત એવું નામ છે તેની પેઠે પ્રત્યય મુકાતો નથી વળી ઇતિ એવા શબ્દનો અર્થ પ્રકાર થાય છે તેથી એકના બીજા પણ ઘણા નામો છે એટલે જે દ્વંદ્વ સમાસ હોય એની અંદર છેલ્લો જે શબ્દ લાગ્યો હોય એનો આગળના બંને શબ્દોની સાથે મતલબ એને જોડાયેલો માનવો જોઈએ એવી રીતે અહીંયા એ વાત કીધી છે કે ઇતિ શબ્દ જેમ દેવદત્ત ઇતિ તો એનો અર્થ એવું થાય છે કે દેવદત્ત એનું નામ છે એવી રીતે અહીંયા એનો પ્રત્યય નથી મુકાતો એટલે બ્રહ્મ જે છે એ બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ રૂપને ધારણ કરે છે એટલે એનું મતલબ એનું અન્વય જે છે આ હરિ બ્રહ્મા અને હર એ ત્રણેયની સાથે થશે બરોબર છે એટલે આ ત્રણ કાર્ય કરવા માટે એક જ બ્રહ્મ આ ત્રણ રૂપને ધારણ કરે છે અને એવી રીતે આ ગુણોને કાર્ય કરવા માટે સાધન તરીકે ગ્રહણ કરેલ હોવા છતાં સદા તેઓને ગ્રહણ કરેલા હોવાથી તે ઉપાધિ રૂપ થાય છે તે કારણ જેમનું તેમનું ભજન તે ઉપાધિમાં જ પરિણમતું હોવાથી સત્વ ઉપાધિ વાળાની જ સેવા કરવી એમ શુભ ફલો સત્વ દેહ વાળાથી પ્રાપ્ત થયા છે એમ કહેલું છે એટલે આગળ જે મુખ્ય પ્રશ્ન અહીંયા થયો તો કે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણે ગુણો બ્રહ્મમાંથી જ મતલબ બ્રહ્મના ધારણ કરેલા ત્રણે રૂપો છે તો કેવલ સત્વસ્થની જ ઉપાસના કરવી એવું કેમ કીધું રાજસ અને તામસ પણ બ્રહ્મના જ ગુણ છે તો એની ઉપાસના કેમ ન કરવી તો એનો ઉત્તર અહીંયા આપ્યો છે કે એ દેવતાઓ પોતે એ ગુણો વાળા નથી કે શિવ પોતે તામસ છે એવું નથી પણ જે એમનું ભજન કરે છે એ દેવતાઓની સાથે તામસ ગુણ હંમેશા જોડાયેલો હોવાથી એ ગુણની ઉપાધિ વાળા એ દેવ બને છે એના કારણે એમની જે જીવ ઉપાસના કરે છે એની અંદર પણ એ ગુણો આવી જાય છે એટલે એ ભજન દ્વારા એ ગુણની ઉપાધિ એ જીવમાં આવે છે એટલે સાત્વિક ગુણની ઉપાધિ જો સેવા કરવામાં આવે તો સારા ફલ પ્રાપ્ત થાય છે અને સત્વદેહ શુભ ફળની પ્રાપ્તિ થાય છે એવું કીધું છે એટલે ઓવરઓલ જે મુખ્ય ઉત્થાનિકામાં જે પ્રશ્ન ઉભો કર્યો હતો કે રાજસ અને તામસ ગુણોવાળા બ્રહ્મા અને શિવ છે એની ઉપાસના કેમ ન કરવી અને સત્વસ્ત વિષ્ણુની જ કેમ કરવી તો એનું અહીંયા ઉત્તર આપ્યું કે ભક્તોની અંદર એની ઉપાધિ આવે જેના કારણે અશુભ ફલ પ્રાપ્ત થઈ શકે તે વિષયમાં આવો નિર્ણય છે સેવક સેવ્યને જેવા રૂપ રાજા હલો રાજા હા બોલો રાજા એક મિનિટ આ આગળનું થોડુંક લેવું પડશે કારણ કે એમાં શું કે જે પ્રકૃતિના બનેલા પદાર્થો રચવામાં કારણ તરીકે પ્રકૃતિની જરૂર છે એટલે જે મહાભૂતો બને છે પદાર્થોની રચના તો મહાભૂતો બનાવતી વખતે પ્રકૃતિની જરૂર પડે છે પણ પ્રકૃતિને બનાવવા માટે પ્રકૃતિની જરૂર નથી પડતી એ જે નીચે ફૂટનો છે ને એ થોડું ઇમ્પોર્ટન્ટ નથી લાગતું કારણ કે એમાં શું કે છે કે એવી રીતે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે આ પ્રભુએ ધારણ કરેલા છે તો એ જે કાર્યો કરી રહ્યા છે એમાં ભલે એમના કાર્યો હોય પણ એમને રચવામાં એમની જરૂર નથી એમ એટલે આ સર્વ કાર્ય બ્રહ્મ કરી રહ્યો છે એ સમજાવવા માટે આટલું થોડુંક વિશેષ લેવા જેવું હતું એમ એવું ખરું ને હા એ તો છે ને એ તો મેં કીધું ને અહીંયા કે એ જે ગુણ દોષ કે ભેદ આપણને દેખાય છે કે બ્રહ્મા વિષ્ણુ શિવની અંદર એ ગુણો દેખાઈ રહ્યા છે એ એના કારણમાં હોવા બ્રહ્મની અંદર એ હોવું જરૂરી નથી મતલબ નથી થોડુંક સ્લો લો ને બહુ ફાસ્ટ લો જાઓ હા તે વિષયમાં આવો નિર્ણય છે સેવક સેવ્યને જેવા રૂપનું જુએ છે તેવું પોતાનું રૂપ પણ પ્રાપ્ત કરે છે જોકે તે સાધનો પાપ રહિત ભગવાનને અન્યથા તેમના સ્વરૂપમાં ભેદ કરવા શક્તિમાન નથી છતાં પણ જીવને અન્યથા કરે જ છે એટલે જેવી રીતે અહીંયા કીધું કે તામસ ગુણના અધિષ્ઠાતા કેવું છે કે રાજસ ગુણના અધિષ્ઠાતા સોરી બ્રહ્મા છે તો એ ગુણો એ દેવની અંદર છે એવું નથી એ તો ત્રણેય નિર્ગુણ છે પણ સેવક એના સેવ્યને એટલે કે જેવી રીતે શિવ છે એમનું સ્વરૂપ તામસ છે એમની ક્રિયાઓ તામસ છે કે એમના અનુચર વગેરે એમનું જે આખું પરિકર છે પણ તામસ છે તો એને જોઈને જે સેવક છે એ પણ એવા રૂપને જોઈને ને એનામાં પણ એ જાતના ગુણો આવે છે કે ગુણો એને અફેક્ટ કરે છે દેવને ભલે ન કરતા હોય તો એ સાધનોથી પાપ રહિત ભગવાનના સ્વરૂપમાં એના કારણે કોઈ પ્રોબ્લેમ નથી આવતો એટલે કે શિવ તામસ થઈ ગયા એવું એનો અર્થ નથી હોતું પણ જીવ ઉપર એનો પ્રભાવ દેખાય છે તેથી જેવા રૂપથી અથવા સાધનથી પોતાનો અન્યથા ભાવ ન થાય તેવા રૂપવાળા ઈશ્વરની જ સેવા કરવી કારણ કે તેથી નાશ થવાનો ભય રહેતો નથી એટલે સત્વસ્થ દેવની ઉપાસના કરવામાં જો આવે તો એ સાત્વિક ગુણો જ એ સેવકની અંદર પણ આવશે તો એના કારણે જીવનો હિત થાય રાજસ અને તામસ ગુણો વાળા જે દેવતાઓ છે એમની ઉપાસના કરવામાં આવે તો એ જાતના ગુણો એ જીવની અંદર આવી શકે પણ જો સેવકની બુદ્ધિ તે રૂપની ઉપાધિમાં પરિણમતી ન હોય તો જેમ બ્રહ્મ જ્ઞાનીઓ કરે છે તેમ હર કોઈની સેવા કરવામાં પણ કઈ ચિંતા નથી કારણ કે તેમની જેમ જેમ ઉપાસના કરે છે તે વાક્યથી તેવો નિર્ણય કરેલો છે એટલે કે કોઈ જીવ એવો હોય કે જે પોતે નિર્ગુણ અવસ્થા સુધી પહોંચેલો હોય અને એને આ બધું અફેક્ટ ન કરતો હોય તો એવો જીવ અગર સાત્વિક સોરી રાજસ કે તામસ દેવની પણ ઉપાસના કરે તો એને કોઈ જાતની પ્રોબ્લેમ નથી થતી પણ એ જાતની સ્ટેજ સુધી પહોંચેલો કોઈ જીવ ન હોય તો એને આ દેવતાના જે સ્વરૂપ છે કે એમના જે ગુણો છે અફેક્ટ કરે છે શ્રેયાંશી એટલે શુભ ફલો તત્ર તે પૈકી એટલે ભજન કરવા રૂપ સ્વરૂપો પૈકી ખરેખર શબ્દ થી સંમતિ દર્શાવેલી છે તર્ક સહિત તે જણાવેલી છે તત્વ દેહ વાળા શબ્દ માના દેહ શબ્દ થી ઉપાધિ દ્રઢ હોવાનું કહેલું છે ને એટલે શુભ ફલો એ જીવ પ્રાપ્ત કરે છે એટલે કે સાત્વિક દેવતાની ઉપાસનાથી એ સાત્વિક ફલોને પ્રાપ્ત કરે છે એટલે અહીંયા મૂળ શ્લોક ની અંદર જે વાત કીધી છે કે એટલે ભજન કરવા રૂપ સ્વરૂપો પૈકી એટલે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણેય ગુણોના અધિષ્ઠાતા જે ત્રણેય દેવો છે એમાંથી ખરેખર શબ્દની સંમતિ દર્શાવેલી છે એટલે કે સત્વસ્થની જ ઉપાસના કરવી જોઈએ એવું ત્યાં સમજાવ્યું છે અને તર્ક સહિત તે જણાવેલું છે એટલે એનું રીઝન પણ અહીંયા સમજાવ્યું કે જો તામસ કે રાજસની ઉપાસના કરવામાં આવે તો અશુભ ફલો જીવને પ્રાપ્ત થઈ શકે ને સત્વદેહ વાળા જે કીધું છે તો દેહ શબ્દથી ઉપાધિ જીવની અંદર છે એવું કીધું છે એટલે એ ગુણો જે છે એ જીવને અફેક્ટ કરશે કેમ કે દેહ વગેરેની ઉપાધિ વાળો છે નિર્ગુણ હોય તો ન કરે મનુષ્યોના એટલે સાધારણ જીવોના નિશ્ચિત કરેલા જીવોને તો તે રૂપ સાથે ઉપાધિ રહે છે તેથી સર્વ યોગ્ય છે એટલે મનુષ્ય થી સાધારણ જે જીવ છે જે લોકો સાત્વિક રાજસ્થાનમાં ત્રણેય ગુણો વાળા છે એ જીવોની અહીંયા વાત કરેલી છે એટલે એ લોકોને આ દેવતાઓના જે સ્વરૂપ એમના ગુણો છે એના કારણે એમની બુદ્ધિમાં પણ એમની એ ગુણોની ઉપાધિ આવી શકે જેના કારણે એમને શુભ ફળની પ્રાપ્તિ ન થાય એટલે નિષ્કર્ષ એ રીતે આવ્યું કે સત્વસ્થ દેવની ઉપાસના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે એટલે સત્વસ્થ જે વિષ્ણુ છે એની જ ઉપાસના કે સેવા કરવી હા રાજા હા બોલો હવે મને આના સમજાયું પણ જો સેવકની બુદ્ધિ તે રૂપની ઉપાધિમાં પરિણમતી ન હોય તો જે બ્રહ્મજ્ઞાનીઓ કરે છે તેમ હર કોઈ ની સેવા કરવામાં પણ કાંઈ પણ ચિંતા નથી કારણ કે તેમની જેમ જેમ ઉપાસના કરે છે એ વાક્ય છે મને એ ના સમજાયું કે જો એ બ્રહ્મજ્ઞાનીઓની જેમ અવસ્થાવાળા જો કોઈની પણ ઉપાસના કરે તો એને વાંધો નથી તો બ્રહ્મજ્ઞાનીઓ તો કોઈની પણ ઉપાસના કરે છે એ એ નહીં સમજાવ્યું એટલે એ કયા કયા અર્થમાં આ ઉદાહરણ લીધેલું છે એ એનું રેફરન્સ મને અત્યારે એવું લાગે છે કે કોઈ જીવ નિર્ગુણ હોય નિર્ગુણ અવસ્થા સુધી પહોંચેલો હોય તો એને આ ખતરો નથી કે શિવના સ્વરૂપને જોઈને એને એવું થઈ જાય કે આ તો તામસ છે કે આ કેવા દેવ છે કે એમના તામસ ગુણની ઉપાધિ એ જીવની અંદર આવી જાય નિર્ગુણ હોય તો બ્રહ્મા વિષ્ણુ શિવ એ ત્રણેયને બ્રહ્મરૂપ જાણે છે એટલે એને એ ઉપાધિ એ ગુણની અફેક્ટ નહીં કરે બસ એ વાતને સમજાવવા માટે અહીંયા આ એક્ઝામ્પલ આપ્યું છે જે સગુણ છે સામાન્ય જીવો છે એ લોકોને એ દેવતાઓના સ્વરૂપ ને એના ગુણો જે છે એની અસર એમની ઉપાસના કરવાથી થાય છે નિર્ગુણ ને નથી થતી હા એટલે બાકી જ્ઞાની જે જ્ઞાન માર્ગીઓ છે એ કઈ શિવની કે એવી એવા કોઈ રજત કે તમસગુણ દેવોની ઉપાસના કરતા હોય એવું હોઈ શકે કે નહીં એ પ્રશ્ન પૂછતી હતી અચ્છા જે જે અહીંયા આ બ્રહ્મ જ્ઞાનીઓ જે કરે છે એમ હર કોઈની સેવા કરવામાં કે છે તો એમાં બ્રહ્મ બ્રહ્મજ્ઞાનીને તો શું છે કે બધા દરેકમાં એ બ્રહ્મને જોતા હોય ને પ્રાણી પશુ બધામાં તો દેવો દેવતાઓને તો એ કેવી રીતે એવી રીતે જુદું સમજી શકે એટલે બધાને બ્રહ્મ સ્વરૂપે સમજતા હોય છે એટલે એ બધાની સેવા કરી શકતો હોય છે બ્રહ્મ જ્ઞાની તો દેવી દેવતા શું પ્રાણી પશુ પક્ષી બધામાં જ એને બ્રહ્મ દેખાતો હોય ને બ્રહ્મ જ્ઞાની ને તો બધામાં જ બ્રહ્મ દેખાતો પથ્થરમાં બી એને તો બ્રહ્મ દેખાતો હોય ને દેખાતો હોવાની વાત નથી એમને શું કહ્યું કે આ પ્રકારે જેમ ગુણ અધિષ્ઠાતા દેવો છે એમની સેવા જો કોઈ નિર્ગુણ વ્યક્તિ એટલે આવો જ્ઞાની વ્યક્તિ નથી કરતો તો તો એ એ ગુણોની ઇફેક્ટ એનામાં થશે એટલે રજત કોઈ શિવ તામસ દેવ છે તો એમના શિષ્યમાં પણ એની એ ઇફેક્ટ તમો તમો ગુણ દેખાશે વાત એ ચાલી રહી છે પણ આ વાત કોના માટે નથી કે બ્રહ્મ જ્ઞાની માટે નથી તો બ્રહ્મ જ્ઞાની શિવ કે બ્રહ્મા કે એની ઉપાસના કેમ કરશે શિવની એમ હું એમ પૂછું છું એવું ચિંતા નથી આમાં કરશે એવું નથી ખાલી ચિંતા નથી એ કોઈની પણ કરે તો એને વાંધો નથી કારણ કે બધામાં એને બ્રહ્મ જ દેખાય છે એમ સ્વરૂપ ખબર ખબર પડે એવું નહીં બધામાં એને બ્રહ્મની દ્રષ્ટિ આવી જાય એવું એવું પણ શિવને સેવા કરતો એવું બને ને શિવને પરબ્રહ્મ કોઈ પર્ટિક્યુલર કોઈ પણ એક જ પર્ટિક્યુલર ને એ બ્રહ્મ નહીં માને એ બધાને જ બ્રહ્મ માને છે એટલે હર કોઈની સેવા કરે છે એ બધા એ કોઈ એકની સેવા નથી એવું નથી કોઈ સમજી લો કે શિવને પરબ્રહ્મ માનીને ઉપાસના કરીને બ્રહ્મ મેળવી લીધું હવે ત્યાર પછી એ કૃષ્ણની પણ સેવા કરશે કે બ્રહ્મા ની પણ સેવા કરશે તો એમના ગુણો એનામાં ટ્રાન્સફોર્મ નહીં થાય કારણ કે નિર્ગુણ થઈ ગયો છે હવે તે પરબ્રહ્મ જયારે વપરાય ત્યારે કોઈ ગુણના અધિષ્ઠાતા તો રહેતું નથી પર એ ગુણ જ બની જાય છે ને હા એટલે એ શિવને શિવ તરીકે નથી જોતો એ બ્રહ્મ તરીકે જુએ છે એ દરેક બ્રહ્મ તરીકે જુએ છે પરબ્રહ્મ તરીકે જુએ છે જે હા એટલે પછી એને કઈ એને કોઈ વાંધો નથી થતો એટલે એને વાંધો નથી આવતો એમ અને એ ગુણો પછી ટ્રાન્સફોર્મ નહીં થાય એનામાં કારણ કે ગુણથી પર થઈ ગયો છે અરે એને ગુણો ટ્રાન્સફર ના થાય એટલે એ નિર્ગુણ દેવતા છે સામર્થ્ય તો એ નિર્ગુણ સામર્થ્ય તો બધું છે એટલે બ્રહ્મજ્ઞાની થઈ ગયો ત્યારે તો એને હવે કોઈ ભેદ રહ્યો જ નહીં ને એ નિર્ગુણ થઈ ગયો અવસ્થામાં બ્રહ્મ તમ માં ભેદ ના રહ્યો ને ગુણાતીત અવસ્થા પર પહોંચી ગયો છે જીવની તામસ ભલે છે પ્રકૃતિના ગુણથી તામસ ફળ આપે છે પણ મોક્ષ આપવા માટે બી અતિ ક્રિયા બી ક્રિયા એવું તો કીધેલું છે ને એટલે આ શિવને એને બી શિવ માં બી બ્રહ્મે પોતાના ગુણો તો એન્ટર કરેલા છે બરાબર એ કયા એંગલથી શિવની સેવા કરતે હું એમ પૂછું છું હું એમ પૂછું બોલો તમે મારો પ્રશ્ન એમ છે કે એટલે હું એમ મને એ નથી સમજાતું કે એ બ્રહ્મ જ્ઞાન થયા પછી શિવની પૂજા કયા એંગલથી કરશે કેમ એ શિવનું ભજન કરશે લોક લૌકિક જેવી રીતે લોકમાં વ્યવહાર એ બ્રહ્મ એની બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે કઈ એને એટલે કઈ એ શિવની પૂજા કરે એવું જરૂરી નથી લોકની લોકની જેમ થોડી કઈ કોઈ દેવની પૂજા કરાય પરબ્રહ્મ તરીકે કૃષ્ણની સેવા કરે છે હવે કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ ગયો પછી એ કૃષ્ણની સેવા કેમ કરશે એવો તો પ્રશ્ન ન કરી શકાય ને આપણે કારણ કે એના માટે એને પર પરબ્રહ્મનું જ્ઞાન થયું છે કે મારો શિવ જ પરબ્રહ્મ છે તો તો એની ઓર દ્રઢ થશે પછી શિવની પૂજા કેમ ના કરે તો બીજા કોની કરે બ્રહ્મજ્ઞાનીને શું કામ શિવ પરબ્રહ્મ લાગે એને તો પરબ્રહ્મનું સ્વરૂપ જાણી લીધું છે કે એ તો કૃષ્ણ જ છે નથી એને કૃષ્ણ જેવું નથી જાણ્યું એને શિવ ને પરબ્રહ્મ જાણવા વાળો તો બ્રહ્મ જ્ઞાની જ ના કહેવાય એવું મને સમજાય છે ના ના તો પરબ્રહ્મ કેટલા કૃષ્ણ પરબ્રહ્મ થઈ જાય શિવ પરબ્રહ્મ થઈ જાય બ્રહ્મ પરબ્રહ્મ થઈ જાય પરબ્રહ્મ તો એક જ છે ને એનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે જેમ અહીંયા કહ્યું ને એના ભેદ નથી એમાં મુખ્ય એમાં જે ભેદ છે એ કાર્યથી ભેદ છે એના એનાથી ભેદ નથી તત્વથી ભેદ થોડો છે કાર્ય અહીંયા મુદ્દો એ છે કે સાત્વિક રાજસ તામસ આ ગુણોની ઉપાધિવાળા ત્રણ દેવો છે એમાં શ્રેયની પ્રાપ્તિ વિષ્ણુના ભજનથી છે એમ ભાગવત કહી રહી છે પણ જે વિષ્ણુ ભજન કરી રહ્યો છે એ શું જીવાત્મા સ્વયં પણ એ જાતનો ઉત્તમ ગુણવાળો હોવો જરૂરી છે એ મુદ્દો છે તો અગર એવું આપણે માનીને ચાલીએ કે વિષ્ણુ ભજન કરનારો કોઈ સાત્વિક છે કોઈ નથી પણ અગર નથી તો શું થશે તો એના સંબંધમાં એમ કહી રહ્યા છે કે ભાઈ જેમ બાપ જેવા બેટા વળતેવા ટેટા અથવા યથા રાજા તથા પ્રજા તો યથા પ્રજા તથા રાજા એમ વાઇસે વર્ષા થઈ શકે એવી રીતે અગર કોઈ તામસ કે રાજસ વ્યક્તિ પણ છે પણ વિષ્ણુ ભજન કરી રહ્યો છે તો એ ભજનના પ્રભાવ સ્વરૂપ તમ યથા યથો પાસતે તથૈવ ભવતી એ રીતે એની પણ પોતાના ઉપાસ્યના જૈવી ગુણરૂપતા બની શકશે પણ યદિ પુનઃ સેવકસ્ય બુદ્ધિર્ન ઉપાધિ પર્યવસાયની અગર કોઈ વખતે એવું બન્યું કે સેવક છે એની બુદ્ધિ એ ઉપાધિ પરેવસાયની ન થઈ તો તો કહી રહ્યા છે કે ભાઈ યત્ર ક્વચિત સેવાયામ આપી ન ચિંતા એ ક્યાં પણ એ સેવન કરશે તો પણ ચિંતા નથી યથા બ્રહ્મવિદ જેવી રીતે બ્રહ્મજ્ઞાની છે એ સર્વત્ર બ્રહ્મ દર્શન કરતો હોવાને કારણે સર્વત્ર બ્રહ્મ થતા હોવા છતાં પણ એનો કોઈ નાશ થતો નથી એવી રીતે યદિ સેવકની અંદર એ જાતની અધિકારીતા નથી તેમ છતાં પણ એ કોઈની પણ ઉપાસના આગળ કરશે તો એને પણ એ ફલ પ્રાપ્ત થશે મૂળ મુદ્દો એ છે અહીંયા એ વાતનો એટલે ઉપાધિ પરેવસાયની બુદ્ધિ અગર સેવકની નથી થઈ રહી તો એ એટલી ટેન્શન વાળી વાત નથી એમાં દ્રષ્ટાંત અહીંયા બ્રહ્મજ્ઞાનીનું આપ્યું છે તો એ બ્રહ્મજ્ઞાની છે સર્વત્ર બ્રહ્મ દર્શન કરતો હોવાને કારણે એ જ્યાં પણ કરશે સેવા એ બ્રહ્મની જ સેવા થશે તેવી રીતે અહીંયા પણ આ જે દેવનો ઉપાસક છે એનું પણ થશે એટલે એનાથી એનો સ્વરૂપ અન્યથા નહીં થાય એટલે જે સેવક દેવતાની જે રૂપથી ઉપાસના કરે છે એની બુદ્ધિ પણ તેના અનુરૂપ થઈ જશે એ શ્રુતિની અંદર આ વાતનું નિરૂપણ કર્યું છે એટલે તત્વતનું વિષ્ણુની જે ઉપાસના કરશે એની પણ તે જાતની બુદ્ધિની સ્થિતિ થઈ જશે એટલે એની ચિંતા નહીં કરવી જોઈએ અથવા અગર રાજસ્તામસ બુદ્ધિ છે તો પણ વિષ્ણુની ભક્તિ છે કે સેવા છે એ કલ્યાણકારી છે એવું સમજી અને બુદ્ધિની સાત્વિકતાની સિદ્ધિ થશે તો જ આ ભજન ફલરૂપ થશે એવી બધી ખોટી ટેન્શન કે ચિંતા રાખીને એને વિષ્ણુ ભજનથી દૂર ન રહેવું જોઈએ પરંતુ વિષ્ણુ ભજનમાં તત્પર થઈ જવું જોઈએ જેથી કે એ ભજનના પ્રતાપથી પણ એની બુદ્ધિ સાત્વિક થઈ જાય આ મુખ્ય વાત અહીંયા છે હજી આ મુદ્દો આગળ પણ ઓર પાંચ શ્લોક સુધી આખું નિરૂપણ છે એટલે બધા પ્રશ્નોનું સમાધાન આ એકમાં જ આપણે વિચારી લેવું આવશ્યક નથી પાંચ શ્લોકનો એક યુનિટ છે એ પૂરું થઈ જાય તે પછી આપણે વિશેષ ચર્ચા કરીશું તો આજનો ક્રમ અહીંયા રાખીએ મેં રાજાનો ક્રમ બાકી છે હા પ્રણામ